Thank you. માયારૂપી આવરણ છે માયારૂપી આવરણ છે ભગવાન તો સર્વ છે પણ ત્યાં બહાર જે આત્માને પ્રાપ્તિ કરવાની જરૂર છે ભગવાન છે આત્મા પ્રાપ્તિ કરવાની જરૂર છે આવરણ આવ્યું છે ફરી આવરણ ના એટલા પડે ફરી જાય પછી આગળ થઈ જાય એટલે અમે પાંચ આજ્ઞા આપેલી કે ભાઈ અમારી જવાબદારી જયારે કે ભાઈ આજ્ઞા પાસે તમારી જોખમદારી જાઓ છે કે આત્મા પ્રાપ્ત કરવાનો હોય તો પોતે જ ભગવાન છે ને આત્મા પ્રાપ્ત કરવાની જરૂર છે કરી એ પોતે જ ભગવાન છે ને આત્મા છે ભગવાન છે તો એને પછી કઈ પ્રાપ્ત કરવાની જરૂર રહે છે ના પ્રાપ્ત છે પણ એની પર આવરણ કરવા છે તો ફળ મળે નહીં તો મળે તમે તમારા ઘરમાં મિલકત બાર બાર કરી હોય પણ ક્યાં તમે જેવું જાણો નહીં કોઈ દેખાડે તમને કે ભાઈ અહીંયા ગોદો અહીં પુષ્કર ધન છે તો પણ તમારે કામ લાગે એ રીતે આશ્રમ તો પરમાત્મા છે આવરણ છે શું કામ લાગે તમને સમજાય છે ને જ્ઞાની પુરુષો આવરણ કાર્ય આપે કાઢવા માટે શું કરવું જોઈએ જે જે કરે ને તેનાથી આવરણ વધે તમે જે જે કરશો તેનાથી આવરણ વધશે પણ ઘટશે નહીં એટલે તમારે શું બોલવું છે માયાનું આવરણ જે માણસનું લાગશે એ આવરણ આપણે છોડવા માટે કઈ વસ્તુ જવું જે જે જે કરશે તેથી વસ્તુ જાડું એટલે એને શું કરવું જોઈએ કે કોઈ કોઈ મુક્ત પુરુષ પાસે જઈ અને કેવું જોઈએ મને થાય મારું આવરણ કાઢી આપો તો એ કાર્ય આપે જેમ બંધેલો માણસ હોય આખા શરીર આમ સાઈડ બાંધેલો માણસ હોય એક કામના સાથે તો એના પોતાની વાત પૂછી શકે ખરો તો પછી એને શું કરવું પડે કોઈ ફરતો ફરતો હોય ને તેને એમ કે બી વધારે નહીં પણ એક એક વાંધો તું મને તોડી આવી શું કે પછી વાંધો હોય દેખાતું ના હોય છતાં પાછળથી બ્લેડ મૂકીને એક ઓટો તોડે તારે પોતાને ખબર પડે કે આ એ શું પછી તૂટ્યું એ રીતે પોતાની જાતે તૂટે લાખ આવતા જાય કરોડ આવતા જાય પોતે જે જે કરે તેનાથી વધારે ગાળ સમજાય કારણ સંસાર સંસાર ના માટે ફાયદા માટે પ્રયત્ન ચાલે તમારા આત્મા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન અને મહેનત એ ચાલે નહીં એ તો આજ્ઞામાં રહેવું પડે શું કરવું પડે હા સાંભળેલું એક રામ દશરથ ને ઘેર એક રામ દશરથ ને ઘેર એક રામ એક રામ સર્વવ્યાપી છે એક રામ દશરથ જન્મે એક રામ સકલ વિશાળા એક રામ સકલ ને એક રામ સકલ વિચારા ચાર પ્રકારના રામ છે એવું એક પ્રવચન માં એમણે સાંભળ્યું હશે એક રામ દશરથ ને ઘેર જન્મેલો તે એક રામ ગટગટ માં છે તે બીજો એક સકલ વિચારા અને ચોથો છે તો સપ્તે ન્યારા એવા ચાર રામ છે તે વાત સાચી પેલો છે દશરથ નો તો છે નાથ દીકરો છોકરો રામ હોય તેનો ચાલો દશરથ છે બીજો કોણ सबके गटगट में गटगट में कभी कीधो સકલ બિચારા એ શું કહેવા માંગે સકલ બિચારા દરેક જગ્યાએ વ્યાપેલો છે ચેતન બધામાં અને ચોથો સબસે ન્યારા નહીં સબસે ન્યારા છે બધાના છે એટલે એક જ વાત છે અને પેલા દશરથ ના રામ એ તો એક પ્રગટ થયેલી વાત છે પ્રગટ પછી એક જ એક જ ભગવાન છે એ નથી ગટગટ માં વ્યાપેલા એ જુદા જુદા નથી અગર તો પેલા એ નથી કે ભગવાન આપેલા ના હોય ભગવાન તો દેહ ની અંદર બેઠા છે ત્યારે દેહ સ્વરૂપ જ છે જયારે પોતે મુક્તિ જાય નિર્વાણ થાય ત્યારે આખા જગત નો પ્રકાશ ફેલાવી આપી જાય સમજ પણ કેટલા પૂરતું પછી આપેલો ના રાખ્યા વગર તો આપણે સલાહ ના કરીએ સમજો ને એટલે રાખેલો પેલું ખરું છે એ ગટગટમાં રામ છે એ બરોબર છે પછી એક રામ છે તે સર્વથી નારાજ છે તે વાત પણ એટલું એક જ છે આ ને પણ એ તો વાતો છે આ બધી વાતો કરવાથી કશું વળે નહીં સાંભળેલો માણસ શુક્રવારે નો કરો અને શુક્રવારે ના હોત આપણને આટલું દુઃખ વધી ગયું ના નથી દુઃખ વધ્યા છે આટલું સાંભળ કઈ દુઃખ વધ્યા છે શુક્રવારે મારે સાંભળ્યો છે દુઃખ વધે એ કયો માલ કહેવાય શુક્રવારે આપડે શુક્રવારે ભરાય છે પછી બીજી વાત કરવા હવે તો તમારી ઈચ્છા રાખું છે કે અમને આપો માટે એક મારી પાસે તમારે અમે નક્કી કરીએ છીએ દિવસ નમો સિદ્ધારમ નમો વાયરિયાણમ નમો વચ્ચાયણમ નમો લોહી સવ સાવણમ નમો હરિયંતારમ विस्तारम् नमो वाय हरियाणम् नमो वज्रायणम् नमलोये सव सावणम् नमो हरियन्तारम् नमो सिद्धारम् नमो वाय हरियाणम् नमो सर्ववत्सायणम् नमस्ते सर्वसावणम् ऐसो पञ्चमुक्तारो सर्वपावत्पराकणो मङ्गलारं च प्रदेशे पद्मम् हवै मङ्गलम् ॐ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ દાદા ભગવાન પક- પાકે પકવે ભાખરી પાકી કરે રોટલી છે કે એનાથી અગ્નિ નહીં થશે તેજ તેજ પૃથ્વી જળ તેજ વાયુ માતા તેજ એટલું નથી તેજ આપણે આ શીખીએ તો બધા ફ્રૂટ આવે છે એમાં તેજ ની જરૂર નહીં ફ્રૂટ ફ્રૂટ ફળ ફળાદી એમાં તેજ ની જરૂર નહીં કેમ એમાં તેજ હલકા પોતે પચવા હલકા હલકા એટલે પાછા અને વિટામિન જાય બાપા જાય વિટામિન ઉડી જાય બરાબર હલકા અમુક શાકભાજી થી બાપીએ છે એના વિટામિન ઉડી જાય છે અમુક શાકભાજી પણ બાપીએ એટલે વિટામિન ઉડી જાય છે ને પાછા અને અમુક શાકભાજી ખાલી આ તેજ માટે તેજ વખત જ એ કરવા પડે છે તપાવવા પડે છે એનો વઘાર કરી ઉતારી દેવા પડે છે ને અમુક શાકભાજી સોનાને કાટ કરશે સોના હું કાટ કરી પોતાના જ વાત કરે વિજ્ઞાન એવું કેવા માંગે છે પેલા તો એક કલાક માં વીસ કામ કરી નાખ્યું પૈસા કાઢી દે તમને છે પણ તમને જણાવવું છે <laughs> કારણ પહેલેથી જ છે બધાને તો ઓછા લે પૈસા. આ તો દાદા તમે આમ ચિત્રાગ એટલે કશું બોલો નહીં આમ ચિત્રાગ એટલે કઈ બોલો નહીં તમે બાકી તમે જે તેલ નાખો ને એટલે બધા બધું આપી દે. તેલ તેલ તેલ ના ખાય. બધા આ મોટાના ફણસે શું કરે? શું કહ્યું? એટલે પૈસા શું કરે? કરવાના છે પૈસા તો મેળવો. હા તો એ આવશે પછી દેવો હા પુસ્તકો કેટલા બધા ખબર ઓ ઇંગ્લિશ કેટલા બધા ખબર નથી ઇંગ્લિશ કે જે વધે નહીં ઘટે નહીં આ છોકરો ચેન થી બંધેલો આળસ થાય દેવો ને રસ થાય કે છે મહાવીર ભગવાને કહ્યું છે ભગવાન ગજડાય પ્રતિમા અમારા પછી બધા વાંકા ને જડ થશે તેનો આપુરાવો એ વાંકા જડે અમને ગમતું નથી કેમ કરી તમે કોઈ ગમતું અને મારે કેવું ખોટું દેખાય એટલે જયારે તમને કોઈ બાગટિયા લૂંટનારા ભેગા થયા કે જ્ઞાન હાજર ના થાય એ જ્ઞાન ના કહેવાય આપડે હાજર કરવું ના પડે નઈ તો ખોલવા ના જવું પડે એમના રૂમ માં હોઈ ગયા છે આવી જાય એટલે થઈ જાય ને દાદા હું ભાગવત ની મેં સાત દિવસ ની સપ્તાહ કરી હમણાં ભાગવત ની સાત દિવસ ની એમને સપ્તાહ કરી એનો વાંચતા વાંચતા પછી મને ઘણા ફોડ પડી ગયા જે પહેલા સમજતો હતો એના કરતા અને બધું તો બધું દાદા બહુ સરસ રીતે કે છે અને વિજ્ઞાન શબ્દ જ્યાં જ્યાં ઘણી જગ્યાએ સપ્તાહ કરી છે ને તે વાંચતા વાંચતા ઘણા ફૂટ પડી ગયા કે આપણે સમજાવે છે તે એટલે શું માર્ગદર્શન માર્ગદર્શન માર્ગદર્શન હા એ આપણને યાદ રહ્યું તો એ માર્ગ પર ચડીએ ના રહ્યું રખડી મળે કેવું સરસ હતો ને અને વિજ્ઞાન તો માર્ગ આપણને કે આમ આમ ચાલો આપણે આપણે એના એના ઘર મહેમાન હોય ને એ રીતે કામ કરે છે વિજ્ઞાન હાજર થઈ જાય જણા છે ને તાર ભાડા મળ્યો તો ઘણા થાય ગયેલો ત્યાંથી અંદર ભાઈ ભાઈ ભાઈ પથરા માર્યા પથરા માર્યા માર્યો હોય ને એવી વાળી છે કવિ એટલે હૃદય પર બધા ઘા લાગેલા હોય તેમાં કાળજેમાં કઈ લાગે હોય હવે એ રૂજાય છે સુધારવાનો કોઈ ઉપાય નથી બારે આ એક જ દાદા ભગવાન ના બોલે તેનાથી રૂજાય બાકી કોઈ નહીં રૂજાય અગર દાદા ભગવાન દાદા ભગવાન બોલે તો એ રૂજાવાનો આ એકલો જ માણસ એટલે અજાણ્યા માણસ બોલે તો નહીં રૂજાય બિચારા એવું નથી તમને એકલા રૂજાય અજાણ માણસ એટલે આપણે શું કે બધાને કોઈને બોલાવડો બહારથી બોલાવો એમને એકલો પ્રેક્ટિસ હોય પછી નહીં છોડે ના ના છોડે ના છોડે ના છોડે તારું પડે છોડે લાગેલા હોય તમને લાગેલા કે નહીં લાગેલા હા તે બધું રૂજાય ના જગ્યા અને કેવા કેવા કેવા શબ્દો આપે છે કેવા એવા અચંપા મારો એના મરવા ના રે અને મારી નાખ્યા દેવા કેવા ઘા પડે બધા તમારે તો એકલા તો કઈ સ્પેશિયલ હતું તમારે બધે બધું તમે સ્પેશિયલ લઈને આવ્યા કસ્તુરચંદ છે કે જેવા તે આગળ ચારે બાજુ ફેલાય ભગવાન ભગવાન એટલે પાછા પડે ઉતાર આપડે ખુલાસો કરેલું ના કહી દઉં એવું તેવું નથી ભગવાન એ ભગવાન છે હું તો પટેલ ખુલાસો કર્યા પછી બહુ ડાયા થઈ પછી બહુ ડાયા પછી દાદા ભગવાન ફૂલ અને એક કલાક નું મોક્ષ એ બહુ દાદા ભગવાન ફૂલ અને એક કલાકમાં મોહ આ વસ્તુ બહુ અકળાવે છે અને સાધુ આવડું બોલે છે આપડે કઈ ખોટો ઈરાદો બરી ઈરાદો તો નથી ને આપડો બધી ઈરાદા ને વારંદ પહોંચ ગઈ છે ભગવાન અગાઉ બધા જુદા જુદા ભગવાન થી ગાંધેલા છે ને એટલે આવું ભગવાન કેવી રીતે આ કલયુગમાં હોય છે કે માણસ માણસ ભગવાન કેવી રીતે થઈ જાય કલયુગમાં પૂર્ણ થઈ શકે નહીં અને આ બીજા બધા લોકો લઈ બેઠેલા લોકો હેરાન કરે બીજા બધામાં તો માનવતા હરકી નથી આવી એ બધા ભગવાન મારી પાસે લો એના માનવતા હોય નહીં હોય એવું તમે પૂરા કરી માનવતા સુધાય નથી એમ શું ચલો માનવતા આવવું જોઈએ માનવતા પછી સુપર હ્યુમન જેવા માણસ હોય એવા માણસો હોય તે પણ ભગવાન ના રખાય ભગવાન ના ભગવાન તો ભગવાન એટલે ભગવાન આ તો આ જે ભગવાન દેખાય છે ને એમાં સુપર હ્યુમન જેવું કોઈ નથી હજુ માનવતા જાય એમાંથી અક્રમ માર્ગ ને ક્રમિક માર્ગ નું જે છેલ્લે લખેલું છે ને એ લોકો બતાવીએ છીએ તો જરા સમજ પડે છે લોકોને અક્રમ ને ક્રમ તત્વજ્ઞાન તરંગણી માં છે ને એ લોકોને બતાવીએ ત્યારે જરા થોડી સમજ પડે છે આવો માર્ગ છે ખરો માર્ગે આપડે પહોંચાય એ માર્ગ તો ખરો છે એવું કબૂલ કરવું જ પડે આપણને ગમી જાય જતી જાય સાચો માર્ગ જે ઉતરી જાય સાચો માર્ગ એ સાચો માર્ગ આ લોકોને તો એવું છે ને કે એમનાથી જવાતું નથી પહોંચાતું નથી રસ્તે અને પાછા કે છે આ જ રસ્તો રાખો તું આ રસ્તે ચાલે પહોંચી જાય છે પુરાવા જે પુરાવા વાળું છે પહોંચી શકતા નથી પૂરો બાજુ મૂકી દે દિવાળી દીધી પદળ જ છે ને વાંકું કરે છે સીધું નહીં કરતા ડગલે વાંકું કરતા હતા ને પેલા સીધું કેવું કર્યું ડેકોરેશન માર્ક કાઢ્યા બધા કેવા કાઢ્યા ડેકોરેશન ડેકોરેશન રહી માર્ગ હોય તો આપડો ચોખ્ખો માર્ક છે અને આપડે તો પૈસા લેવાના હોય પૈસા ની વાત જ નહીં ને આપડે कि हम तो ये मानते हैं कि आत्मा को भुलाकर ही आज सारी समस्याएं पैदा हो रही हैं। इसलिए हम ऐसा समझता है कि आत्मा को भूला कर ही ये सारी समस्या पैदा हुई है આત્મા તો આત્માને ભૂલી ગયા એનાથી આ બધી સમસ્યા ઉભી થઈ ગઈ છે ક્યાં સમજાય? આ જગતમાં બધી પઝલ થઈ ગયા છે તે तो कोई भूल गया नहीं ऐसी चीजें नहीं है वो दो चीज पहले वो सात हो जाती है ये हम्म। तत्व तो है सनातन ये वर्ग में सनातन चीज कितनी है यह तत्व तो सनातन है हाँ। हाँ, हाँ। तो जब भेगा हो जाता है दो दो तत्व भेगा हो जाता है तो अपने का खुद का गुण कोई फेरफार नहीं होता है अपना खुद का गुण धर्म कोई फेरफार होता नहीं बिल्कुल अगर दो भेगा हो जाता है इससे विशेष गुण हो जाता है विशेष गुण हम्म। विभाव नहीं विशेष हाँ, हाँ। अगर विभाव भी हो जाता है आत्मा के साथ मिलता है तो विभाव भी होता है आत्मा के साथ सुगन मिलता है तो विभाव हो जाता है विभाव क्या चीज है विभाव परिणति हो जाती है विभाव परिणति हो जाती है वो विभाव ऐसी अर्थ नहीं है ये वो अर्थ जैन समाज में चलती है ये विभाव ऐसी अर्थ भगवान की नहीं आपको विभाव का अर्थ क्या है विशेष भाव है विशेष भाव विरुद्ध भाव नहीं विरुद्ध का मतलब नहीं विशेष विशेष भाव हो गया प्रत्येक योग में विशेष परिणाम तो विशेष भाव में क्या हो गया क्रोध मान माया लोग दोनों की दोनों का गुण धर्म नहीं है उज्जवल का भी नहीं है जैसे का भी नहीं है मगर दो दो सात हुआ संयोग से होता है उसको व्यतिरिक्त गुण बोलता है ये सब संयोगी है संयोग से होने वाले धर्म हाँ ये सब संयोगी संयोगी है संयोग से होने वाले धर्म पूरा और लोक कथा संयोग से होने हाँ संयोग से होने वाले अपना आंदोलन गुण नहीं है संयोग से होने हाँ। वाला गुण तो विनाश भी होता है उत्पन्न भी होता है संयोग से होने वाला गुण वो जब जुदा हो जाता है ज्ञानी पुरुष दोनों को जुदा विभाजन करता है तो जुदा होता है रोज मान माया रख कर चले जाता है बस नहीं जानते हैं तब तक रहता है नहीं जानते हैं तब तक रहता है अज्ञान अज्ञान उसका निमित्त कारण है हाँ। वर्ल्ड का जगत का अधिकरण का क्रिया अज्ञान से होती है हम्म। नहीं तो अधिकरण क्रिया होती है अज्ञान से होती है सब और ज्ञान से सब खलास हो जाता है और वो भ्रांति भी नहीं है नहीं नहीं सच्ची बात है वर्ल्ड इज रिलेटिव करेक्ट અને ભ્રમ ઇઝ રિયલ કરેક્ટ એટલે दोनों करेक्ट है भ्रांति भ्रांति नहीं है मिथ्या मिथ्या नहीं है हाँ, हाँ सच्ची बात है हाँ, मगर रिलेटिव है विनाशी सत्य है और अविनाशी सत्य है सनातन सत्य है आप सब तो महात्मा का दर्शन हमको हो गया है बहुत अच्छी विचार की विलेख मानने वाला वितराग <laughs> को बिछाड़ने वाला नहीं हमें तो यही प्रसन्नता हुई ना तो एक विग्राम का दर्शन करने वाले व्यक्ति और मिले हमको तो, तो ये प्रसन्नता हुई कि के दर्शन करने वाले एक और मिले और एक और व्यक्ति मिले वितराग के दर्शन करने वाली एक और व्यक्ति मिली हमको बराबर और आपकी भाषा हमने देखी तो हमें लगा कि आपकी भाषा तो हमारी भाषा से बिल्कुल भिन्न नहीं हम एक ही भाषा में बोल रहे हैं दुनिया रात हाँ राग देश का व्यापारी है ये विकराग का व्यापारी को कहते थे, को बोलता है हाँ, એમ કે છે કે આપની જયારે વાણી વાંચી ત્યારે એમ લાગ્યું કે આમ આમ અમારી ભાષાથી જુદી ભાષા છે જ નહીં એક જ ભાષા છે આપણી नहीं, पर वो हमारी ये स्पीच हमारी नहीं है ये आत्मा वो की स्पीच चीज है वो स्पीच टैप रेकर्ड की है ओरिजिनल टैप रेकर्ड हाँ हाँ तो वक्ता है ओरिजिनल टैप रेकर्ड है आप आप श्रोता है मैं ज्ञाता सकता हूँ ऐसा व्यवहार है मैं इसे गाता रहता हूँ और ये लगता है और सोता है क्या हाँ, प्रकृति बोलती है ऐसा बोलते हैं आप भी सुनता है मैं भी सुनता हूँ हम्म। इसीलिए तो हम ये मानते हैं कि केवल ज्ञान और केवल दर्शन पाए बिना साधना का प्रारंभ ही नहीं होता तो हम कहते हैं कि इसलिए हम मानते हैं कि केवल ज्ञान और केवल दर्शन की प्राप्ति बिना साधना की शुरुआत ही नहीं होती है साधना की शुरुआत होती है जो सम्यक पर उत्तम सम्यक होता तो है उससे थोड़ा कुछ साधना की तो शुरुआत उधर से होती है हाँ उत्तम सम्यक वहाँ भी जीवन केवल ज्ञान थोड़ा ज्ञान संवेदन को छोड़ देना होता है ठीक थोड़ा ज्ञान કોરા જ્ઞાન એટલે हाँ केवल ज्ञान सिर्फ ज्ञान संवेदन नहीं શુષ્ક જ્ઞાન नहीं કેવળ જ્ઞાન નહીં, ખાલી જ્ઞાન જ. खाली ओनली नॉलेज Only knowledge. ખાલી કેવળ જ્ઞાન જ્ઞાનમાં તો ખાલી ખાલી નોલેજ જ એટલે કેવળ જ્ઞાન જ રહે છે સંવેદન નહીં. સંવેદન નહીં संवेदन नहीं सही है? हमको हमको केवल ज्ञान वर्तता नहीं हाँ हाँ हम केवल ज्ञान क्या है मैं जानता हूँ वर्तता नहीं हमको उसका वर्तन नहीं होता है जैसे वितराग में मेरा वहाँ क्या डिफरेंस है तो वितराग भगवान को केवल ज्ञान वर्तता है हाँ प्रकट और हमको वर्तता नहीं प्रयोग नहीं कर और हम जानता है केवल ज्ञान क्या चीज है और केवल रत्न क्या चीज है केवल ज्ञान की क्या चीज ये मैं जानता हूँ हाँ मेरे को वर्तता नहीं लब्धि में है करण में नहीं है करण वीर्य नहीं લબ્ધિ में है करण वीर्य में नहीं है हम्म? એટલે આપને લબ્ધિ में है करण वीर्य में नहीं है नहीं हाँ ये ऐसी चीज है तो हम भी वितराग का दर्शन करते दादा भगवान वितराग है मैं ही दादा भगवान नहीं दादा भगवान में जो प्रकट हो गया है हाँ तो ये शरीर तो दादा भगवान है मैं तो आत्मा शरीर तो दादा भगवान है नहीं, नहीं। हाँ। और मैं भी नहीं हूँ हाँ, हाँ। वो दादा भगवान अंदर है वही है वही तो वहाँ मैं तू का शब्द ही नहीं भाषा ही नहीं है वहाँ शब्द वहाँ मैं और तू का शब्द ही नहीं है भाषा ही नहीं है હું અને તું એ ભાષા જ નથી ત્યાં ये बराबर है, वो उनकी भाषा नहीं है बराबर? क्योंकि मैं अमुक टाइम हम्म, अभेद स्वरूप रहता हूँ और अमुक टाइम भेद स्वरूप रहता हूँ वो दोनों को हमको अभ्यास है हाँ और दोनों का हमको अनुभव है इसीलिए अभ्यस्त अनुभव है और द्वेष करके अनुभव। इसीलिए निश्चय और व्यवहार दोनों नयों के साथ चलते हैं इसीलिए निश्चय व्यवहार दोनों नयों के साथ निश्चय व्यवहार तो चाहिए हाँ। और व्यवहार का चाहिए ऐसा व्यवहार नहीं चलेगा हाँ। व्यवहार का बिजनेस पर निश्चय खड़ा है अकेला निश्चय से कोई काम नहीं होता दोनों साथ का व्यवहार व्यवहार तो વ્યવહાર તો વિચાર બેઝમેન્ટ છે બેઝમેન્ટ हो गया फिर निश्चय होता ही नहीं बिल्कुल सही बात सही बात है हाँ हाँ जेठा भाई हाँ नहीं बैठे बैठे जेठा भाई हाँ हम लोग इसी दृष्टि से कि ज्ञाता दृष्टा भाव विकसित हो इसीलिए प्रेक्षा का प्रयोग करती है कि हमारी दर्शन की शक्ति बढ़े इसलिए हमारे ज्ञाता दृष्टा भाव बढ़े इसलिए हम दर्शन का प्रयोग करते हैं प्रेक्षा भाव का प्रयोग करते हैं इसीलिए कहते हैं कि इसीलिए हैं कि ज्ञाता दृष्टा भाव हमारा बढ़े Yeah, well. हाँ। तो तो बहुत अभी बहुत चलेगा हाँ। है हमारी बात हुई हाँ। हमने कहा जो चल रहा है उससे आगे बहुत जाने के लिए पब्लिक के लिए आपकी बहुत सहायता है कि वो वो ध्यान रहता है पब्लिक बहुत हो जाएगी आगे बहुत जरूरी है हो गए धर्म के अंदर हाँ। बिल्कुल अंदर डेवलप हो गए हम आप ऐसा ध्यान करें ऐसे तो हाँ इससे फायदा विपक्ष ना और प्रेक्षा से आगे प्रयोग कराते हाँ। ज्ञाता दशा में इगोजम नहीं होता है हम्म। और विपक्ष में इगोजम होता है इगोजम से होता है सच्चे सचिव ज्ञाता दशा पर नहीं है विपक्ष ना का ज्ञाता दशा पर नहीं अंतराग होने का बाहर ये जाता दृष्टा और देखते देखते जाता दृष्टा भाव का विकास हाँ ये बस सबके सब लोग के लिए बराबर आप बस उसको तो सबको बताता है सब लोग के लिए बराबर है सब लोग के लिए बराबर हाँ आपके पेक्षा भाव से છે કે અમારો વિપક્ષના નથી પણ પ્રેક્ષા ભાવ છે कोई नहीं- इन दोनों में अर्थ एक ही है दोनों का कोई डिफरेंस और दोनों दोनों शब्द भी बराबर चलते रहे विपक्षना और हाँ। प्रेक्षा दोनों है पर इसके जो प्रयोग है प्रयोग में हम इससे आगे हम ये मानते हैं जब तक देश क्या शुद्ध नहीं नहीं, बराबर बात होती है। तब तक जाता दृष्टा भाव नहीं होता એ કે છે અમે એનાથી આગળ એક લેશિયા ભાવ કરીએ છીએ તો કે એવું માનીએ છીએ કે જ્યાં સુધી લેશિયા શુદ્ધ ના થાય ત્યાં સુધી જ્ઞાતા દ્રષ્ટા ભાવ પ્રગટ ના થાય सुना सुन લેશિયા લેશિયા. શુદ્ધ ના થાય लेस्या હા શુદ્ધ ના થાય हाँ बराबर ત્યાં સુધી हाँ। જ્ઞાતા દ્રષ્ટા ભાવ लेस्या तो शुद्ध होना ही चाहिए हाँ निष्ठा एक निष्ठा एक विशुद्ध मानी है ठीक है ठीक। निष्ठा एक विशुद्ध मानी है वही नानक समुपज्य निष्ठा विशुद्ध होती है तो जाति स्मरण ज्ञान होता है लेशिया विशुद्ध होती है तो ज्ञाति स्मरण ज्ञान होता है शुद्ध होती है तो अवधि ज्ञान होता है तो अवधि ज्ञान मनोपर ज्ञान हाँ, तो ज्ञान शुद्ध कभी होती है हाँ भाव शुद्धि होती है जब निष्ठा शुद्धि होती है भाव की बात भाव के आधार पर हाँ, होती है भाव और निष्ठा दोनों साथ साथ चलते हैं हम्म। और आपकी निष्ठा तो बड़ी है मस्ती अच्छी स्मरण के प्रयोग भी आपके सुने हैं हमने तो इस विषय में आप क्या कहना चाहेंगे हाँ એ કે છે આપના जाति स्मरण ना प्रयोग ની બાબતમાં અમે સાંભળ્યું છે તો बारे में आपका क्या कहना है क्या सुनाया आपका जाति स्मरण ज्ञान के प्रयोग जाति का ज्ञान हुआ ही नहीं कभी वो बुद्धि से होता है हमको हमारे में बुद्धि बिल्कुल नहीं है बुद्धि की जरूरत भी नहीं है हाँ हम हम अभूत आदमी हैं जातिस्मरण तो बुद्धि से होता है नहीं बुद्धिशाली आदमी होता है बुद्धि बड़ी कुछ होता ही नहीं हम जानते ही नहीं क्या था आप नहीं जानते पर हमने सुना है कि आप दूसरों को करवाते हैं आप नहीं जानते हैं लेकिन हमने सुना है कि आप दूसरों को करवाते हैं दूसरों को जाति स्मरण ज्ञान करवाते हैं नहीं जाति स्मरण नहीं कराता नहीं कराते नहीं उसको प्रेरणा देता हूँ मैं अच्छा केवल उसको भी नहीं है एक वर्षा उसकी की आ जाती है केवल जानने में आता है उसकी जागृति है खुद ही मैं तो कहता हूँ कि केवल ज्ञान के बिना साधना के लिए केवल ज्ञान प्रथम बात वो पहली बात केवल ज्ञान और अंतिम बात केवल ज्ञान केवल ज्ञान क्या चीज है कि जब आत्मा और अनात्मा हम्म। इसका कंप्लीट हो कम्प्लीट है वो जुदा होता है वही केवल ज्ञान है यही तो जिसमें कोई चीज दूसरी नहीं है भेद नहीं है आत्मा में भेद नहीं है इनको नाम केवल ज्ञान हाँ यही तो मैं कह रहा हूँ कि केवल ज्ञान के बिना साधना शुरू नहीं होती भेद विज्ञान के बिना साधना का प्रारंभ भी नहीं होता तो साधना का पहला बिंदु भी भेद है। इसलिए मैं यही कहना मांगता हूँ कि केवल ज्ञान से साधना की शुरुआत होती है और केवल ज्ञान से ही उसका एंड होता है चरम बिंदु भी वही है यानी कायोत्सर कायोत्सर्ग भेद विज्ञान साधना का पहला बिंदु और साधना का अंतिम बिंदु और उसी का नाम केवल ज्ञान भेद आत्मा कहाँ चतुर्थ है ज्ञान से तर्क ज्ञान सब और उसका ध्यान तक आराधना होती है भेद हम्म। ज्ञान भेद आत्मा